आप सुन रहे हैं ब्रह्म कुमारी इसका सामुदायिक radio station radio Madhuban radio Madhuban 90.4 FM सुनते रहिए मुस्कुराते रहिए નમસ્કાર હું છું પ્રાંજલ રાવલ અને તમારું સ્વાગત છે રેડિયો નાઇન્ટી પોઈન્ટ ફોર એફએમમાં આજ મારી સાથે છે આરશી આરશી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આરશી પણ એક યુએસબી ગ્રુપ ઓફ કોલેજની સ્ટુડન્ટ છે હું તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આ શોમાં જેનું નામ છે આપણી બોલી આપણી ભાષા તમારો ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવવા માટે આજનો આપણો વિષય છે શિક્ષણ આપણને આરસી સાથે એવા એ જાણવા મળશે શિક્ષણ શું છે એ સબ્જેક્ટ ઉપર અમે વાત કરવા જઈ રહ્યા છીએ આજે આપણે જોવું છે કે શિક્ષણ શું છે એ શા માટે જરૂરી છે એક જીવનમાં એની શું જરૂરિયાત છે એ વિશે આપણે જાણીશું એમના તરફ જો પહેલાં તો શિક્ષણ એટલે શિક્ષણ એક એવી વસ્તુ છે કે જે માણસનો સ્વરૂપ બનાવે છે જે માણસને ઘડે છે આપણે એમ કહીએ છીએ કે જ્યારે અત્યારથી જાણતા આવે છે કે જ્યારે બાળક જન્મે છે એમ તો કે બાળક પહેલાં તો થોડું ઘણું તો માના પેટથી શીખીને આવે છે એમ પછી આગળ જતા એમ કહે છે કે જે શીખે છે મા બાપથી શીખે છે કે માં તો પહેલાં શિક્ષક શિક્ષક તો આપણા મા બાપ થઈ જાય છે એ ત્યાંથી જ શિક્ષણનું મહત્ત્વ ખબર પડે છે કે અગર જે બાળક સારું શીખે છે બાળક સારું શિક્ષણ મળે છે બાળકને સારું ઘડતર મળે છે તો આગળ વધતા સારું દેખાય છે તો આપણે બાળકને ત્યાં જ જોઈએ છીએ કે ચલો અહીંયાથી સારું શીખીને આવ્યું હોય આગળ જતાં આપણે બાળકને જ્યારે શાળા મૂકવાનું હોય છે ત્યારે વિચારીએ છીએ ચલો કઈ શાળા સારી છે આપણે કેટલા લોકોને પૂછે છે મા બાપ કે ચલો કઈ શાળા સારી છે આપણે કયું શિક્ષણ સારું મળશે ચલો મારો છોકરો અહીંયા સારું શીખશે અહીંયાથી એને સારું ઘડતર મળશે અહીંયાથી સારું શિક્ષણ મળશે એને પહેલાં એ રીતે આપણે બધાને પૂછીએ છીએ એવી રીતે સારી શાળામાં મૂકીએ છીએ બાળક ત્યાંથી એ જે શાળામાંથી શીખે છે ત્યારે શાળામાં મૂકતા બી આપણે એમ વિચારીએ છીએ કે ચલો એને સારી કંપની મળશે કે ચલો એને સારું ગ્રુપ બનશે કે સારા શિક્ષક છે એને સારું એટલે શિક્ષણ એવું નથી કે તમે ખાલી બુકથી વાંચીએ છીએ કે જે એનાથી મળે છે એટલે શિક્ષણ દરેક વસ્તુનું એક સ્વરૂપ છે કે ચલો તમે જે શિક્ષાથી શીખો છો કે જે તમે સાથથી શીખો છો એ બધું એક શિક્ષણ છે અને પ્લસ જે બુક જે પુસ્તકોનું શિક્ષણ છે એ બી જરૂરી છે કે જેમ જેમ ટાઈમ જાય છે એમ એમ આજે શિક્ષણનું મહત્ત્વ બી વધતો જાય છે કે ચલો કે આપણે એમ કહીએ છીએ કે ચલો આ ડૉક્ટર છે તો એમ કે ચલો એક ડિગ્રી છે માણસની તો આપણે પહેલાં બોલાવે છે ચલો ડૉક્ટર છે કે ચલો અને કંઈક બરોબર કે જ્યારે માણસ ખાલી દસમું પાસ હશે ને તો આપણે એમ કહીએ કે આને એટલું નહીં ખબર પડે કે આપણે આને પૂછીએ પહેલાં એમ કે શિક્ષણનું મહત્ત્વ અહીંયાથી પણ આપણને જોવા મળે છે માણસની દિમાગથી બી એક એવું મહત્ત્વ છે કે જેટલું એને શિક્ષણ વધારે જેટલું એનું એજ્યુકેશન વધારે છે એટલું એનું ઇમ્પોર્ટન્સ વધારે છે એટલું એનું સ્ટેટસ વધારે છે અને આજની જીવન જરૂરિયાત વસ્તુ પહેલું એ છે કે માણસ ભણેલો છે તો આગળ વધશે કે માણસ બોલી શકે છે માણસ ભણેલો છે તો આગળ વધશે કે પૈસાની જરૂરિયાત ત્યાંના પૈસા વગર કોઈ કામ થતું અને પૈસા માટે તમારું નોલેજ હોવું જોઈએ તમારું એજ્યુકેશન હોવું જોઈએ એજ્યુકેશનનો નોલેજ વગર તમને કોઈ કઈ જગ્યાએ કોઈ વેલ્યુ નથી તમારી એમ એટલે આનાથી ખબર પડે છે કે શિક્ષણનું મહત્વ શિક્ષણનું મહત્વ ખાલી એવું નથી કે ચલો ખાલી છોકરાઓ માટે છે કે છોકરાઓને પરિવાર ચલાવવાનો છે કે છોકરાઓને આ કરવાનું છે બધા કામ કરવાના છે કે બાર અત્યારના આપણે ઇન્ડિયા છે કે જ્યાં છોકરાઓને ડોમિનન્સી વધારે છે કે એવું નથી કે ખાલી છોકરાઓ માટે શિક્ષણ પણ આજકાલ છોકરીઓ માટે બી એવું શિક્ષણ જરૂર કે આજે કઈ ફિલ્ડ છે કે જ્યાં છોકરીઓ આગળ નથી તો પણ હજી બી એવી ગામ છે કે હજી બી એવી જગ્યાઓ છે કે જ્યાં છોકરીઓને શિક્ષણ નથી અપાતું કે એમ છોકરીઓ માટે બી આજે શિક્ષણ એટલું જ મહત્ત્વનું છે કે પોતે સેલ્ફ ડિપેન્ડન્સ બને કે આજકાલ આપણે કેટલા કિસ્સાઓ જોઈએ છે કે ચલો અહીંયા આવું થયું કે આ કેસ બન્યો કે છોકરીઓ સાથે આ અત્યાચાર થયો છોકરાએ આવું કર્યું તો છોકરી દિમાગથી પણ હલી જાય છે અને એ જ વસ્તુ છોકરીઓ માટે પણ જરૂરી એટલે શિક્ષણ બધા માટે જરૂરી છે કે એના માટે પછી કોઈ ઉંમર નથી જોવાતી કે ચલો આ ઉંમર છે કે ના તો એની લિંગ જોવાય છે કે ચલો આ સ્ત્રીલિંગ છે કે પુલિંગ છે કે આ છોકરો છે છોકરી છે શિક્ષણ બધા માટે જરૂરી છે શિક્ષણનું મહત્વ છે સાચી વાત છે આરસી હું તમારી વાત સાથે એકદમ સહમત છું શિક્ષણ જીવનમાં ખૂબ જ જરૂરી છે માણસ જન્મે છે ત્યારથી જો શિક્ષણ એને અપાય છે તો એ એક એવા ફિલ્ડમાં એવા લેવલ પર પહોંચે છે જ્યાં એને એક માન મને એક સન્માન મળે છે સમાજમાં પણ એ સારી રીતે જીવી શકે છે સમાજમાં એને લોકો એક માનની નજરથી જોવે છે તમારી વાત સાથે હું એકદમ સહમત છું બહુ સારી વાત કરી આપણે આરસી સાથે અહીંયા આપણે એક લઈશું બ્રેક વિરામ બાદ આપણે એ જ વાત આગળ વિધારીશું અને આપને મારો હા એક ઓર સવાલ એક બીજો પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ આશિક કે છોકરીઓને શા માટે ભણાવવી જોઈએ છોકરીઓને ભણાવવાથી શું ફાયદા છે સમાજને કઈ રીતે ફાયદારૂપ નીવડી શકે એક છોકરીને શિક્ષણ આપવું જો રહી વાત છોકરીની તો સમાજ છોકરીથી આગળ વધે છે છોકરી નથી તો સમાજ આગળ વધારવાનો મતલબ જ નથી અને છોકરીનું શિક્ષણ બી જરૂરી છે કે ચલો કે આજે આપણે જોઈએ છે કે એક ફેમિલી છે ચલો એક પરિવાર છે એમાં એક પુરુષ છે બરાબર એક પુરુષ કેટલી મહેનત કરશે પુરુષ ભણીને કેટલો આગળ આગળ વધે છે પુરુષ કમાય છે પણ એ ક્યાં સુધી પોતાના ફેમિલીને એકલા હાથે ચલાવશે અને બીજી વસ્તુ કે અત્યારના છોકરીઓ બી કંઈક ઓછી નથી એ બી ભણે છે તો બહુ આગળ વધે છે અત્યારના એક પણ ફિલ્ડ એવી નથી કે જ્યાં છોકરીઓનું શિક્ષણ છોકરીઓ આગળ નથી છોકરીઓ ભણીને આગળ નથી વધતી અને છોકરીઓનું શિક્ષણ જરૂરી છે કે ચલો કે કયું પરિવાર છે કે જ્યાં પતિએ કોઈ અત્યાચાર થયો ચલો કોઈ છોકરી છે કે કોઈ છોકરી આગળ વધે છે એકલી છે કોઈ ગામ છે કે જ્યાં છોકરીઓને ભણાવાતી નથી કે છોકરીઓ એકલી રહે છે કે પછી મેરેજ પછી કે કોઈ કોઈ પ્રોબ્લેમ્સ થાય છે અને લેડીઝને એકલી રહેવું પડે છે કે કોઈ સ્ત્રીને એકલું રહેવું પડે છે કે ત્યાં એ જ્યાં પોતાનું એનું શિક્ષણ નહીં હશે જ્યાં પોતાનું એનું એજ્યુકેશન નહીં હશે ત્યાં સુધી એ કશે આગળ વધારવા વિચારતા પણ વિચારતા પહેલાં પણ એને એક ડર લાગશે કે હું શું કરીશ ત્યાં જઈને ત્યાં એને જ ખબર પડે છે કે કાશ મેં મને ભણવા મળ્યું હતું કે કાશ હું ભણી હતી કાશ મને ભણાવી હતી તો હું આજે કંઈક કરી શકતે હું પોતાના પગ પર ઊભી હતી એટલે છોકરીઓને પોતાની સેલ્ફ ડિપેન્ડન્સ માટે બી જરૂરી છે કે અત્યારના અત્યારે એવું નથી કે ખાલી છોકરો ભણે છે કે એવું નથી છોકરીઓનું ભણવાનું પણ એટલું જ જરૂરી છે કે પોતે આગળ વધે પોતે વસ્તુને સમજે એ પોતે સમાજમાં આવે પોતે સમાજને સમજે અને જેટલું છોકરી સમાજને સમજી શકે છે જેટલું છોકરી કોઈ વસ્તુને સમજે છે એટલું એટલું સમજવામાં ફરક આવી જાય છે એક છોકરાને એટલે છોકરીઓને ભણાવવી બી આજે એટલું જ જરૂરી છે કે ત્યાંથી એક એ છોકરાને પણ સહકાર આપી શકે એક સાથ આપી શકે પ્લસ એ પોતાને પણ આગળ વધારી શકે સાચી વાત છે આરશી જીવનમાં ખૂબ જ જરૂરી છે એક છોકરીને ભણાવવું કેમ કે એક છોકરી છે જે જેને ફ્યુચરમાં છોકરાઓ થશે એને બી ભણાવવાનું છે ને એમને એના બાળકોનું પણ એને એટલું જ ધ્યાન રાખવાનું છે એના બાળકોને પણ એને એટલું જ શિક્ષણ આપવા માટે જો એ સ્ત્રી ભણેલી હશે તો પોતાના બાળકોને સારી રીતે ભણાવી શકશે બહુ જ સાચી વાત કરી છે તમે એક સ્ત્રી છે જે મારા ઘરની બાજુમાં રહે છે અને એમના ત્યાં આગળ એવો કેસ બન્યો કે એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા ડ્યુ ટુ એમને એક હાર્ટ એટેક આવ્યો અને એ એક્સપાયર થઈ ગયા સો અત્યારે એ લેડીઝ એમ તો એમની પાસે કંઈ હતું નહીં પણ એમને શિક્ષણ એમણે ભણેલા હતા તો અત્યારે એ સારી એવી જોબ કરે છે એક શિક્ષિકા તરીકે અને એ એ ખુદ શિક્ષિકા છે તો એ કંઈક અર્ન કરે છે અને બીજાને ભણાવે છે અત્યારે એમના જ કારણે એમનું ઘર ચાલે છે એમના બે છોકરાઓ છે એ પણ એના કારણે જ ભણી રહ્યા છે એ જ સ્ત્રી ભણાવે છે શિક્ષિકા તરીકે અને એના જ સેલેરીમાંથી એનું ઘર ચાલે છે જો એ સ્ત્રી જ પોતે ના ભણી હોત તો પોતાના બાળકોને પણ ના ભણાવી શકત કે એ ખુદ પણ કંઈ કરી ના શકત એક મજૂરી સિવાય એની પાસે બીજું કોઈ જ હતું નહીં ઓપ્શન સો એ જે ભણાવે છે એ ભણેલી હતી અને ભણાવે છે એના કારણેથી અત્યારે કમાય છે અને એનું ઘર ચાલે છે સો એક સ્ત્રીને ભણાવવું પણ એટલું જ જરૂરી છે તો આશી આપ એક વિરામ પછી વાત કરીશું બહુ જ સારી વાતો કરવાની છે આપણે પછીથી આપણે વાત કરતા રહીએ તમે સાંભળી રહ્યા છો radio Madhuban ninety point four FM સાંભળતા રહો અને હસતા રહો आप सुन रहे हैं ब्रह्म कुमारी इसका सामुदायिक radio station radio Madhuban radio Madhu 90.4 FM सुनते रहिए मुस्कुराते रहिए તમારું બધાનું ફરીથી સ્વાગત છે શોભા મારું નામ છે આપણી બોલી આપણી ભાષા આપણી સાથે છે આરસી આરસી તમારું બ્રેક પછી ખૂબ જ સ્વાગત છે અ, આરસી આપણે વાત કરી રહ્યા હતા શિક્ષણ વિશે ને શિક્ષણ જીવનમાં ખૂબ જ જરૂરી છે એક શિક્ષણ એ એક સ્વરૂપ આપે છે માણસને અને જીવન જીવવાની અ, કળા શીખવે છે કઈ રીતે જીવન જીવવું જોઈએ એના વિશે આપણે આગળ વાત વધારીએ પછી હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે એક સ્ત્રી બે બે કુળને તારે આ વાત કેટલી સાર્થક છે એ વિશે તમે શું કહેવા માંગો સ્ત્રી બંને કુળને તારે છે એ વાત સાચી જ છે કે જો સ્ત્રી નથી તો આગળ જનરેશન વધી શકે નહીં અગર સ્ત્રી છે સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે આગળ વધે છે સ્ત્રી પોતાનો તો તારે જ છે પ્લસ એક એનો બી સહકાર આપે છે કે જેને જરૂરી છે જો પુરુષને પણ જરૂર છે અત્યારના સ્ત્રીની પુરુષ વગર સ્ત્રી આગળ વધી શકે સ્ત્રી વગર પુરુષ આગળ વધી શકે અત્યારના ચલો પુરુષ કોઈ સારા લેવલ પર હશે કોઈ સારી જગ્યાએ કેમ કે એવન કહેવાય છે કે એની એની સક્સેસ એની જે કામયાબી છે એની પાછળ એક સ્ત્રીનો હાથ છે દરેક પુરુષને કામયાબી પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એટલા માટે એની દરેક જરૂરિયાત વસ્તુ મતલબ સ્ત્રી છે અત્યારના કાંઈ પણ હશે તો પહેલાં એમ કહે છે ચલો ચલો સ્ત્રી નહીં ચલો એની સાથીદારની આપણે એની માના સ્વરૂપમાં પણ લઈ લઈએ તો આપણે એમ કહીએ ચલો બાળક છે કોઈ પુરુષ છે તો પુરુષ પહેલાં એમ કે ચલો માનો આશીર્વાદ લઈને આગળ વધી છે તો પુરુષ પહેલાં મા જોડે વધારે અટેચ હોય છે એના પિતા કરતાં કે જેમ છોકરી હોય છે તો જેમ છોકરી એના પિતાથી વધારે લાગણીશીલ હોય છે જ્યારે એક પુરુષ હોય છે તેની માતા જ ત્યાંના ગમે તેટલો પુરુષ મોટો થઈ જાય કે ગમે તેટલો છોકરો મોટો થઈ જાય તો પહેલાં એમ વિચારશે કે ચલો માની જરૂર છે હું પહેલાં માને વાત કરીશ કે પછી હું પપ્પા જોડવા વાત એને ડર લાગશે તો એમ કે ચલો હું માને એટલે ત્યાંથી જ સ્ત્રીનો એક રોલ છે કે જ્યાં સ્ત્રી એક છોકરાને એક પતિને પોતાના પિતાને દરેક સ્વરૂપે એનું આગળ વધારે પ્લસ સ્ત્રી પોતાનું બી એટલું આગળ વધારે છે કે સ્ત્રી સમાજમાં પોતાની રીતે આગળ વધે છે અત્યારના સ્ત્રી દરેક ફિલ્ડ છે કે ચલો જ્યાં સ્ત્રી પોતાનું સ્વરૂપ દેખાડે છે કે ચલો એમ કે નારી શક્તિ છે એમ આપણે એમ કે નારી શક્તિ છે કે નારી શક્તિને આપણે ન હરાવી શકીએ એમ તો એક છોકરી કે પોતે ભણશે કે પોતાની બહેન હશે તો એમ કહેશે કે ચલો હું આને આગળ લઈશ પોતાનું બનાવશે પોતાનું એક સ્ત્રી સમાજ બી અત્યારે બને છે કે ચલો આપણે સ્ત્રીને શિક્ષણ આપીએ કે અત્યારના ઘણા ગામ છે ઘણી જગ્યા એવી છે કે જ્યાં કોઈ લેડીઝ છે કે જે ભણેલી છે તો એમ કહેશે કે ના ચલો આ સ્ત્રીઓ ભણેલી નથી હું એ લોકોને ભણા શિક્ષણ આપીશ એમ કે એ લોકોનું ભણતર બી એટલું જરૂરી કે સ્ત્રી પોતાની સાથે સાથે બંને કુળ આગળ વધારે છે અને બંને માટે એક સ્ત્રીનું સ્વરૂપ બહુ મહત્વનું છે સાચી વાત છે આરસી જ્યારે એક છોકરી છે જે પરણીને એના ઘરે જાય છે તો એક એ ભણેલી છે એ વાતથી એ એના ઘરનું એના મમ્મી પપ્પાનું એક કુળ છે એને પણ તારે છે અને એ સાસરે જઈને એના સાસુ સસરાનું જે બીજું કુળ છે એને પણ તારે છે તો આ વાત એકદમ સાચી છે ને તમે બહુ સારી રીતે એને સમજાવી મારો બીજો પ્રશ્ન એ છે આરસી કે શું છોકરીઓને ભણાવવાથી જ આ બધા ફાયદા છે છોકરીઓને ભણાવવા માટે ઓર શું કરી શકીએ આપણે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ છોકરીઓને ભણાવવા માટે તો પહેલાં તો જે આજકાલના માણસોની વિચારસરણી છે પહેલાં તો એ બદલવી જોઈએ કે ચલો કે અમે છોકરીઓ છે છોકરીઓ ભણીને શું કરી લેવાની એમ કે છોકરીઓ ભણી આગળ વધીને તો એમને કે મોટા થઈને ભણીને સાસરે જ જવાનું છે કે ઘરનો ચૂલો જ ચલાવવાનો છે કે પહેલાં તો આ વિચાર બદલવો પડશે કે છોકરીઓ ભલે પરણીને આગળ વધે પણ આજે બી છોકરીઓ પરણીને કામ કરે છે મહેનત કરે છે આગળ વધે છે એટલે પહેલાં તો માણસની વિચારસરણી બદલવી જરૂરી છે કે છોકરીઓ મા બાપની કે અત્યારના બી ઘણા મા બાપ એવા છે કે ઘણો સમાજ એવો છે જેમ જ વિચારે કે છોકરીઓ ભણીને આગળ ભણીને શું કરશે કે થોડું ઘણું ભણી લીધું સમજણ પડી ગઈ કે ભણીને તો સાસરે જ જવાનું છે કે ના કે છોકરીઓનું ભણતર બી એટલું જરૂરી છે એ સાસરે જશે એ ભણેલી હશે તો પોતે ઘર સંભાળી શકશે પોતે આગળ વધી શકશે પોતાના છોકરાને સંભાળી શકશે પોતાના છોકરાને આગળ વધારી શકશે એટલે સ્ત્રીનું ભણતર છોકરીઓનું ભણતર બી એટલે પહેલી તો વિચારસરણી બદલવી છે પ્લસ આજકાલ જે સ્ત્રીઓનું શોષણ કે ચલો કે વિચાર છે કે આપણે કે છોકરીઓ કે વધી નથી શકતી કે કે છોકરીઓ આગળ વધે છે કે ત્યાં ત્યાં ઉભેલા હોય છે તો માણસ એમ કે છે ચલો છોકરી છે કે આને નથી આપણે પહેલાં નથી કે છોકરી નહીં કરી શકે છો એટલે એ વિચાર બી બદલવો જરૂરી છે કે ભેદભાવ છે જે છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ છે એ બી બદલવો જરૂરી છે કે ચલો છોકરો આગળ વધીને આ કરી શકશે છોકરી નહીં કરી શકશે અત્યારના બી ચલો ભણેલી છોકરીઓ બી આગળ જાય છે તો પહેલાં એમ કહે છે કે ના કે છોકરી એક એક જ પ્રશ્ન એનો ભણતા નથી જોતા ભલે છોકરા કરતાં વધારે છોકરી ભણેલી હશે પણ એ નથી જોતા પણ એમ એ જ જોઈએ છે કે આ છોકરી છે છોકરી નહીં કરી શકે છોકરો કરી શકે સાચી વાત છે આરસી હું પણ તમને કહેવા માંગીશ કે આજે મારી મમ્મી થર્ટી ફોર્ટી યર્સની છે અને એ હજી પણ ભણી રહી છે એનું ઉદાહરણ લઈને આજે મારા સમાજમાં બધા લોકો જોવે છે કે એક ચાલીસ વર્ષની સ્ત્રી છે તો પણ એ ભણે છે એને જોઈને બીજા બધા ભણે છે અને એનું એક માન છે મને એ સન્માનથી બહુ જ ગમે છે કે જે મારી મમ્મીને અપાઈ રહ્યું છે સમાજમાં કે એક ચાલીસ વર્ષની સ્ત્રી થઈને પણ એ હજી સુધી ભણે છે સાચી વાત છે અને આગળનો પ્રશ્ન એ છે આરશી કે ભણવું શું સ્ત્રીને ભણવા માટે આગળ કોઈ ફિલ્ડ અત્યારે ડેવલપ થયા હોય કે જે ફિલ્ડમાં એ એનું સૌથી સારું બેસ્ટ બતાવી શકે એવા કોઈ ફિલ્ડ વિશે કે સ્ત્રીઓને અત્યારે જેમાં ઇન્ટરેસ્ટ દાખવવો જોઈએ જેમાં આગળ વધવું જોઈએ સ્ત્રીઓ તો હમણાં તો દરેક ફિલ્ડમાં આગળ વધી રહી છે કે ભલે ખેલ રમત હોય કે પછી ટીચિંગ હોય કે ભલે ડૉક્ટર હોય કે તને એન્જિનિયર્સમાં બી અત્યારના છોકરીઓ એટલી આગળ વધે છે બરાબર પછી સીએ છે દરેક ફિલ્ડ છે પછી દરેક ફિલ્ડમાં અત્યારના છોકરીઓ આગળ વધે અને એવું નથી કે એના ભણવા માટે શું કરે અત્યારના કોઈ એવું નથી કે છોકરીની એજ છે કે આમ છે કે નહીં ભણી શકે છોકરી અત્યારના ગમે તેટલી એજની થાય છે તો એને ભણ ભણતર અપાય છે દરેક જગ્યાએ એને ભણતર અપાય છે પછી ડૉક્ટર છે કે ચલો મેડિકલ ફિલ્ડ છે ત્યાં બી છોકરીઓને ભણવાનું અપાય છે કે ચલો છોકરીઓ એમાં બી ઇન્ટરેસ્ટ કરીને આગળ વધી શકે છે કે પછી એજ્યુકેશનલ જે છે ખેલ રમતની ફિલ્ડ છે ખેલ રમત છે આપણે સાનિયા મિર્ઝા જોઈએ છે બધા કે ઉદાહરણ છે આપણે સામે દેખતા કે જ્યાં બી સ્ત્રીઓ એટલી આગળ વધે છે એ સર આપણે પોલિટિક્સ લઈ લઈએ તો ત્યાં બી સ્ત્રીઓનું છે કે જેમ કે સોનિયા ગાંધી છે કે પહેલાં ઇન્દિરા ગાંધી તેમ સ્ત્રીઓનું મહત્વ દરેક ફિલ્ડમાં છે કે દરેક ફિલ્ડમાં સ્ત્રીઓ પોતાનું પોતાનો ઇન્ટરેસ્ટ દેખાડે કે પોતાની ઈચ્છા દેખાડે તે વસ્તુ એ કરી જ શકે છે અને સ્ત્રી જે ધારે એ વસ્તુ એ કરીને જ દેખાડી શકે છે સાચી વાત છે આશી તમે બહુ સારી વાત કરી છે અને સ્ત્રીઓ દરેક ફિલ્ડમાં આજે આગળ છે કોઈ ફિલ્ડ એવું નથી કે જેમાં સ્ત્રીઓ પાછળ પડતી હોય અત્યારે એક આર્મી તરીકે જોઈએ તો આર્મીમાં પણ સ્ત્રીઓ ભાગ લે છે એક કંડક્ટર તરીકે પણ આજકાલ તો સ્ત્રીઓને જોવામાં આવે છે એ દરેક રૂપમાં હવે પોતાનું પ્રગતિ બતાવી રહી છે અને આશી જે ગામડાઓ છે ગામડાઓમાં જ્યાં એક છોકરીને ભણાવવામાં નથી આવતી એ એ વસ્તુને આપણે નકારવા માટે શું કરી શકીએ વધારેમાં વધારે છોકરીને ભણાવવામાં આવે એ માટે આપણે શું કરવું જોઈએ જો ગામડાઓ છે કે ત્યાં ત્યાં ઓલરેડી પીપલ કે ત્યાં માણસ એમ એટલું ભણેલું પણ નથી કે પહેલાં તો ત્યાં કે અવેરનેસ કે ત્યાં જાગૃતતા લાવવી જોઈએ કે ના પહેલાં તો ત્યાં છોકરીઓનું મહત્ત્વ દેખાય હજી ઘણા ગામડા એવા છે કે જે નાની નાની નાની બાળકીઓ છે કે જે નાની બાળકી છે નાની છોકરીઓ છે એને મારી દેવામાં આવે છે કે ચલો છોકરીનો જન્મ થયો છે કે ચલો એને મારી કે છોકરી છે છોકરી આપણો કોળ આગળ નહીં વધારે તો પહેલાં તો ગામડાઓમાં અવેરનેસ કે ત્યાં જાગૃતતા લાવી જોઈએ કે છોકરીઓનું મહત્ત્વ શું છે છોકરીઓ શું છે અને ત્યાં ત્યાં દરેક મા બાપને સમજાવવું છે કે તમને તમારા ઘરે છોકરી જન્મે તો એને એક બોજ નહીં એને એક લક્ષ્મીના રૂપે જુઓ કે એને બી તમે એ જ જુઓ કે એ તમારું એટલું પણ કરશે કે જેટલું છોકરો આજે એમ કહે છે કે આજે આજે બી એવું કહેવાય છે કે છોકરો ત્યાં સુધી જ મા બાપનો છે જ્યાં સુધી એની પત્ની નથી આવતી પણ છોકરી ગમે ત્યાં જાય છે પણ ત્યાં સુધી એને મા બાપનું ધ્યાન રાખે જ છે એટલે ત્યાં જાગૃતતા લાવો ત્યાં ભણાવવા માટે ત્યાં કાઉન્સેલિંગ કરો કે ચલો એ લોકો જોડે વાત કરો કે આવી રીતે છે ત્યાં કહો કે શાળાઓ ખોલો કે ચલો તમે એવું ઈચ્છો છો કે છોકરા છોકરી સાથે ન ભણે તો છોકરીઓને અલગ શાળા ખોલો ત્યાં છોકરીઓને ભણાવો અલગ રીતે પણ છોકરીઓનું ભણતર આપો કે આગળ ચલો કે એમ નહીં કે તમે ડિગ્રી આપો પણ એટલીસ્ટ એને એ આગળ વધીને કોઈની જોડે વાત કરી શકે કોઈક વસ્તુ સમજી શકે કે આ ઊભી હોય તો હાલ પાછી પાછળ ન પડે એ વિચારીને એટલીસ્ટ એને એટલું તો ભણતર આપો એટલી તો આગળ વધે એટલે છોકરીઓને ભણાવવા માટે આટલું તો કરવું જ સાચી વાત છે આરસી આપણે ગામડાઓમાં બેનર્સ લગાવવા જોઈએ અને છોકરીઓને સ્પેશિયલી સમજણ પાડવી જોઈએ જે જે નાનપણથી ત્યાં આગળ આંગણવાડીમાં ને એમ ભણવા આવે છે એ બધાને બી એક સમજણ પાડવી જોઈએ એના પેરેન્ટ્સને પણ સમજાવવું જોઈએ કે એક છોકરીને શિક્ષણ આપવું કેટલું જરૂરી છે તમારી વાત એકદમ સાચી છે અને હું એ વિશે વાત કરવા માગું છું કે છોકરીઓને ભણાવીશું તો પણ પછીથી આગળ કઈ રીતે વધી શકશે એક મારું જ હું ઉદાહરણ આપીશ કે મારે ભણવું છે આગળ પણ જ્યારથી નાનપણથી જ એ વસ્તુ સાંભળી છે કે આ એજ પછી મેરેજ કરવાના છે તો આગળ ભણાવવામાં જ નહીં આવે આગળ એ બાળકને ભણાવવામાં જ નહીં આવે કે નહીં એના મેરેજ કરાવી દો એની વાત પૂરી કરી દો એને મેરેજ મેરેજ શું મેરેજ જ લિમિટ છે એના પછી પણ એનું કેરિયર ડેવલપ થવું જોઈએ ને એ વિશે તમે શું કહેવા માંગો મેરેજ મેરેજ વસ્તુ એવી છે કે ચલો છોકરી છે તો મા બાપને ટેન્શન રહે છે એમ કે ચલો એ છોકરી છે તો જેટલી પરણીને જલ્દી જશે ઉંમર જશે તો કે એનામાં ત્યારે પહેલાં તો આપણે મા બાપને સમજાવવું જોઈએ કે ના છોકરી ભણશે તો બી આગળ વધશે અને એનું ફ્યુચર વધારે સારું થશે જે તમે વિચારી રહ્યા છો અને પ્લસ કે જે છોકરાવાળા છે જે છોકરાના મા બાપ છે જે છોકરો છે એને બી સમજવું જોઈએ કે હું આટલો ભણેલો છું કે મને એવી છોકરી મળશે જેનો ખાલી ઘરમાં રાખીશ તેનો એનો કંઈ મહત્વ છે કે મને ખાલી જોશે હું એને હું કશે જઈશ તો શું હું એકલો ઊભો રહી શકીશ કે મારું એકલાનું કોઈ મહત્વ છે મેરેજ પછી નથી કે છોકરી આજે ઘણા ઘરો એવા છે ઘણા ઉદાહરણો છે કે જ્યાં મેરેજ પછી બી છોકરી ભણે છે કે જ્યાં એના સાસુ સસરા ઇન્સિસ્ટ કરે છે કે ના તું ભણ કે તું આગળ વધ કે સાથે સાથે કે અત્યારના કોઈ પણ પરિવાર કે કોઈ પણ પરિવાર કે એક માણસથી ચાલતો નથી કે ત્યાંના પરિવારમાં બને ત્યાં સુધી બેથી ત્રણ માણસનું કામ કરવું જરૂરી છે કે આ પરિવાર કારણ કે ટાઈમ જ એવો આવી રહ્યો છે મોંઘવારી બી એટલી વધી રહી છે પ્લસ કે તમારું પોતાનું સ્ટેટસ તમારો મહત્વ દેખાડવા માટે થઈને કે પોતાનું નોલેજ એજ્યુકેશન જરૂરી છે તે પુરુષના એજ્યુકેશનથી બી એટલું મહત્વ નથી દેખાતું જેટલે પુરુષ અને સ્ત્રીના સાથના એજ્યુકેશનથી એટલું મહત્વ દેખાય છે એટલે મા બાપને પણ સમજાવવું જોઈએ કે છોકરીએ બી મા બાપ જોડે વાત કરવી જોઈએ કેવું હોય તો અત્યારના કાઉન્સેલિંગ્સ પણ થાય છે કે જે વાત કરી શકે એમને સમજાવી શકે કે ના છોકરીઓને ભણાવો આગળ વધારો એટલે આટલું તો સમજાવવું જોઈએ અને ગવર્મેન્ટ તરફથી આપણને શું એવી મદદ એવી સહાય મળી શકે કે છોકરીઓને આગળ વધારવામાં કે કંઈક ગવર્મેન્ટનો એવો કંઈક ફાળો હોવો જોઈએ એમાં શું હોવું જોઈએ તમે શું જો ગવર્મેન્ટનો ફાળો દરેક જગ્યાએ હોવો જોઈએ એટલે દરેક જગ્યાએ દરેક રીતે ગવર્મેન્ટ કરી શકે છે અને પહેલું તો ગવર્મેન્ટ જો એ હમણાં વિચાર એવા છે કે છોકરા છોકરી ભણી ન શકે જેમ મેં પહેલાં કીધું કે સાથે મા બાપને હોય છે કે છોકરા છોકરી સાથે ભણશે છોકરી પર ખરાબ અસર થશે કે આમ થશે ખોટું થશે એટલે પહેલું તો ગવર્મેન્ટે છોકરીઓને અડગ શાળા ખોરાવી જોઈએ કે જે મા બાપના વિચારો આપણે બદલી નથી શકતા તે છોકરીઓને ત્યાં ભણવા મોકલી શકે તો છોકરીઓ ત્યાં ભણી શકે પ્લસ કે જે ગામ છે જે ગામડાઓ છે કે જ્યાં ભણતર નથી જ્યાં એજ્યુકેશન જ્યાં શાળાઓ બી નથી ખોલી શકતા તો ત્યાં અત્યારના ઘણી જગ્યાએ એવી છે કે જ્યાં કોઈ લેડીઝ કે જ્યાં કોઈ સ્ત્રી કે જ્યાં કોઈ સ્ત્રી જઈને ભણાવે છે ત્યાં છોકરીઓને ભણાવવાનું મહત્વ દેખાડે છે કે આ છોકરીઓને અલગ અલગ જગ્યાએ બેસાડીને ભણાવે છે કોઈ ચલો જૂના જમાનાની જેમ ભણાવે છે કે ચલો ઝાડ પાસે બેઠા કે આંગણવાડીમાં ભણાવે છે કેવી રીતે બી ગવર્મેન્ટ એક વધારે ઇન્ક્રીઝ કરી શકે છે કે ગવર્મેન્ટ એને એક નવું દેખાડી શકે છે કે આવી રીતે ભણાવવું જોઈએ શાળાઓ ખોલવી જોઈએ છોકરા મા બાપને જાગૃત કરવા જોઈએ છોકરીઓને ભણાવવા માટે પછી ઘણી ઘણી જગ્યાએ એવી એવી કાઉન્સેલિંગ્સ કરવી જોઈએ પછી એવા સ્ટેજ શોઝ કરવા જોઈએ કે જ્યાં છોકરીઓનું મહત્ત્વ દેખાડે કે પછી આવી આવી રીતે ગામડાઓમાં ઇન્સિસ્ટ કરવું જોઈએ કે છોકરીઓને બહાર ભણવા મોકલો છોકરીઓને ભણાવો આગળ કે આવી રીતે એક એક જગ્યાએ કેટલી મતલબ ગવર્મેન્ટ દરેક રીતે એ સહાયરૂપ કરી શકે છે દરેક વાતમાં સાચી વાત છે આરસી ગવર્મેન્ટ બહુ હેલ્પફુલ છે એ બાબતે અને અત્યારે તો એવી રીતે ગર્લ્સને ભણાવવા માટે ફ્રીમાં પાઠ્યપુસ્તકો પણ આપવામાં આવે છે કે સ્કૂલોમાંથી કે કોલેજીસમાંથી ફ્રીમાં પાઠ્યપુસ્તકનું વેચાણ કરવામાં આવે છે જેના લીધે ભણી શકે સ્ત્રીઓ આપનો ખૂબ ખૂબ આભાર આરશી આ કાર્યક્રમમાં આવવા માટે અને સારું એવું જ્ઞાન મેળવ્યું એમની પાસેથી શિક્ષણ વિશે બહુ સારી વાતો થઈ શિક્ષણ વિશે અને માનું છું તમને પણ સારું એવું જાણવા મળ્યું તમે સાંભળી રહ્યા છો radio Madhuban ninety point four FM સાંભળતા રહો અને હસતા રહો તમે એક વાર સેવ